તાર ચિંતા બંધ થઈ ગઈ છે અહીંયા અહીંયા દાદા મીના કે છે કે તને બધું સમજાવશે દાદા દુનિયા કેમ ચાલે છે કોણ ચલાવે છે ચિંતા કેમ છે ચિંતા બંધ કરે બધું સમજાવશે તો બેન પૂછે છે એ બધું સમજી ગયા પછી શું થશે એ બધું હું જાણે બેસીને સમજી લઉં તો પછી એનું શું થશે આપણે એક જવું હોય એરપોર્ટ ઉપર તો રસ્તો સમજી લીધા પછી શું થાય દુઃખ પ્રિય છે તને પછી આ દુઃખ આ સુખ પછી દુઃખ આવે છે એટલે ગમતું નથી સંસારમાં